અરે વાહ એ આવો આવો નાના મોટા ટાબરિયાઓ આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો દિયા આવી છે દ્વિજ આવ્યો છે જીત છે ધારવી યશવી નચિકેતા દેવી અને સાંભવી પણ છે ને શું વાહ ભાઈ જુઓ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે વાઘ બનેલો ઉંદર અને ઋષિમુનિ એક ઘનઘોર ગીચ એવા વનમાંથી એક મોટી નદી વહેતી હતી એ વહેતી નદીના કિનારા ઉપર એક વડના ઝાડ નીચે એક ઋષિમુનિ ઘણા વર્ષોથી રાત ને દિવસ તપ કરતા હતા એવામાં એક દિવસ આકાશમાં ઉડતા કાગડાના મોઢામાંથી એક ઉંદરનું બચ્ચું આપણા ઋષિ તપ કરતા હતા ને એમની પાસે આવી અને પટ્ટ કરતું પડ્યું આકાશમાં ઉડતા એ કાગડાના મોઢામાંથી એ ઉંદરનું બચ્ચું જમીન ઉપર પટકાયું એટલે એના પડવાના અવાજથી ઋષિ મુનિની બંધ આંખો ખુલી ગઈ પછી તો ઋષિ મુનિએ ઉંદરના એ બચ્ચા પાસે જઈ અને એને પોતાના હાથો વડે ઉપાડી લીધું ઉંદરના એ નાનકડા બચ્ચા ઉપર આ ઋષિને તો ભાઈ ભારે દયા આવી હો પછી તો જેમ જેમ દિવસો ગયા તેમ તેમ ઋષિએ ઉંદરના એ બચ્ચાને ખવરાવી પીવરાવી તાજુમાજુ કરી અને મોટું બનાવી દીધું એ બચ્ચું તો હવે ઉંદર બની ગયું હો પણ પછી શું થયું ખબર છે તમને બધાને એક દિવસ એક કાળો ઘોઘર બિલાડો એ ઉંદરને ખાવા માટે દોડ્યો એને જોઈને ઉંદર તો ઋષિના ખોળામાં પેસી ગયો એટલે ઋષિ મુનિએ એ ઉંદર ઉપર હાથ ફેરવીને કહ્યું તું ડરીશ નહીં તું બિલાડો થઈ જા પછી તો ભાઈ આપણો આ ઉંદર તો બિલાડો થઈ ગયો પણ બાળ દોસ્તો પછી શું થયું ખબર છે આપણો આ ઉંદર ઋષિ મુનિના આશીર્વાદથી બિલાડો થઈ ગયો હતો ને એ જ બિલાડાની પાછળ એક ડાઘિયો કાળો કૂતરો પડ્યો કૂતરાને જોઈને બિલાડો તો કાંઈ ઊભો પૂછડીએ ભાગો કાંઈ ઊભી પૂછડીએ ભાગો ડાઘિયા કૂતરાથી બચી અને માંડ માંડ એ તો મહાતપા ઋષિની પાસે જઈ શક્યો હો બિલાડાને આમ આ રીતે હાંફતો જોઈ અને ઋષિ મુનિએ દયા લાવી અને એના ઉપર હાથ પસવાર્યો પછી તો ભાઈ ઋષિએ બિલાડા ઉપર હાથ ફેરવીને કહ્યું કે અરે બિલાડા તું ડરીશ નહીં જા જા તું કૂતરો બની જા એટલે એ તો કૂતરો બની ગયો પછી તો આ કૂતરો જે ઉંદરમાંથી બિલાડો થયો હતો અને બિલાડામાંથી કૂતરો બની ગયો હતો એ એક દિવસ નદીના કિનારા પાસે પૂંછડી પટપટાવતો ફરતો હતો એવામાં આ કૂતરાને જોઈ અને એક મોટો વિકરાળ વાઘ એ કૂતરાની પાછળ પડ્યો વાઘને જોઈને એ કૂતરો તો ભાઈ ઊભી પૂછડીએ ભાગ્યો છે કાંઈ ઊભી પૂછડીએ ભાગ્યો છે કૂતરો તો હાંફતો હાંફતો માંડ માંડ ઋષિની પાસે પહોંચી શક્યો હો એ તો વાઘથી ડરી ગયો હતો એટલે ઋષિએ કૂતરાની ઉપર પોતાનો માયાળુ હાથ ફેરવો અને કહ્યું કે અરે કૂતરા તું ડરીશ નહીં જા જા તું વાઘ બની જા અને ભાઈ પેલો ઉંદર જે બિલા બિલાડો બની ગયો હતો અને બિલાડામાંથી કૂતરો બની ગયો હતો એ હવે કૂતરામાંથી વાઘ બની ગયો બોલો પણ સાંભળો આ વાઘને તો ઋષિ મુનિ ઉંદર તરીકે જ જોતા હતા હો એમને તો ખબર જ હતી કે ખરેખર તો આ વાઘ નહીં પણ ઉંદર જ છે પણ પછી શું થયું ખબર છે આ જે વાઘ હતો ને એને તો બહુ અભિમાન આવી ગયું એને થયું કે જ્યાં સુધી આ ઋષિ મુનિ છે ત્યાં સુધી મારાથી કોઈ ડરશે નહીં એટલે એણે તો ઋષિ મુનિની ઉપર જ હુમલો કરી દીધો એટલે ઋષિ મુનિએ જેવો વાઘ એમની ઉપર આવ્યો કે તરત જ બોલ્યા કે જા તું ફરી પાછો ઉંદર બની જા એટલે ભાઈ એ તો વાઘમાંથી ઉંદર બની ગયો તો તમે આમાંથી શું શીખ્યા ઉંદર ક્યારેય વાઘ ન બની શકે ભાઈ જેવી જેની ક્ષમતા અને જેવી જેની તાકાત હોય એવા એ સારા લાગે હે ને સોયનું કામ તલવારથી ન થાય અને તલવારનું કામ સોયથી ન થાય બરાબર ને ચાલો આવતીકાલે બીજી વાર્તા કહીશ આવજો